મનોલયનો માર્ગ મન રોજ નવું નવું માગે છે તે શું કરવું તારે મનને મારી નાખવું છે કે જીવતું રાખવું છે દાદા મારું મન કાઢી લો ના લ્યા મન કાઢી ના લેવાય આ શરીરમાંથી જો મન કાઢી લેવામાં આવે તો એબસન્ટ માઇન્ડેડ થઈ જવાય અને એબસન્ટ માઇન્ડેડને તો ગાંડાની હોસ્પિટલમાં એ ના લે કારણ કે ગાંડાઓને માઇન્ડ તો હોય છે જ ને નવું નવું માગવું એ તો મનનો ખોરાક છે ઘડીમાં કહે મિયાને પેણ ને ઘડીમાં કહે હિન્દુને પેણ આપણે આવાને પૂછીએ કે ક્યાં રહો છો એની તપાસ કરવી પડે કે કઈ પોળમાં રહે છે આ મનની તપાસ કોણ કરી શકે આ સંસારમાં મનોયોગી પુરુષો હોય તે મનની તપાસ કરી શકે પણ એનાથી મનનો વિલય ના થાય એ મન વધતું અટકાવી શકે છતાં એ લોકોને જેમાં ગમતું હોય તે ગાંઠો તો મોટી થતી જાય મનનો વિલય કરવાની યથાર્થ દવા જોઈએ તો વિલય થાય એક બાજુ મન ડિસ્ચાર્જ થાય છે ને બીજી બાજુ ભ્રાંતિએ કરીને ચાર્જ થાય છે ડિસ્ચાર્જ મનને આંતરી ના શકાય જ્ઞાની પુરુષ ચાર્જ થતા મનને સીલ મારી દે પછી ડિસ્ચાર્જ મન ક્રમે ક્રમે ઓગાળી શકાય અને તે પણ માત્ર જ્ઞાની પુરુષના જ્ઞાન શસ્ત્રથી મન તો જ્ઞાનીઓને પણ હોય અને મહાવીર ભગવાનને પણ હતું પણ તેમને ને મનને કેવું રહે આ લગ્નમાં માણસ દરવાજે ઊભો હોય તો તેની પાસેથી એક એક માણસ જે જે કરતો જાય તેમ જ્ઞાનીઓને મનની ગાંઠ ફૂટે ને વિચાર સ્વરૂપે એક એક વિચાર આવે ને સલામ કરીને જાય અને બીજો આવે જ્ઞાનીઓને વિચાર જોડે જ્ઞાતા જ્ઞેય સંબંધ હોય વિચારમાં પોતે તન્મય ના થઈ જાય શાદી સંબંધ ના હોય જ્ઞાની પુરુષ નહીં મળવાથી ફાવે એવા વિચારો આવવા માંડ્યા અને એ જ વિચારોમાં તન્મય થવાથી ગાંઠો બંધાઈ ગઈ તેના પાછા વિચારો આવ્યા જ કરે છે અને એ જ પોતાને હેરાન કરે છે પણ જ્ઞાની પુરુષ મળી જાય તો ગાંઠો શી રીતે ઓગાળવી તે બતાવે એટલે ઓગળી જાય